चिन्तागन्तानहन्तारो यत्पादम्बुजरेण स्वीयानां साङ्गिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जगतु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेष लीलाशैलाब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चदारतये नंदिनी कर जी जी जी अब श्री आचार्य जी महाप्रभु की सेवकनी सास बहु सास सास को नाम गुर्जा और बहू को नाम समराय शत्रानी सीन में रहती तिनकी वार्ता को भाव कहत है विजय वार्ता प्रसंग एक लो हम्म। वार्ता प्रसंग एक तो श्री ठाकुर जी की सेवा करती सो एक समय श्री आचार्य जी थानेश्वर पधारे सो थानेश्वर के और सीनन के बीच सरस्वती नदी है सो श्री आचार्य जी सरस्वती को उल्लंघन न करते सो सीनन के वैष्णव थानेश्वर आए श्री आचार्य जी को दर्शन करते तो श्री आचार्य जी जब थानेश्वर पधारे तब बधाई जाय के सीनन के सगरे वैष्णवन को बधाई दीनी जो श्री ठाकुर जी थानेश्वर पधारे है तब सास बहुसो कहे जो आ, जो मैं श्री आचार्य जी के दर्शन को थानेश्वर जात हूँ तो श्री ठाकुर जी को जगह पहले मंग, मंगला करी पाछे श्रृंगार करियो ता पाछे राजभोग धरिए श्री ठाकुर जी श्री ठाकुर जी सो पहुंचियो मैं श्री मैं श्री आचार्य जी के दर्शन करी आऊ पाचे तू जइयो तब बहु प्रसन्न भई जो आज मैं श्री ठाकुर जी को श्रृंगार करूंगी भोग धरो धरोगे सो सास सो कहो तुम दर्शन कर आओ पाचे मैं जाऊंगी तब सास से आचार्य जी के दर्शन करीवे थानेश्वर गए यहाँ बहु बेगी बेगे नाई के श्री ठाकुर जी को मंगला मंगल भोग धरी पाचे श्रृंगार करियो पाचे रसोई सगरी करी थार कटोरा साजी के श्री ठाकुर जी के आगे भोग धरियो तेरा लगाई बैठी सगरे पात्र પાત્ર रसोई पोती इतने समय भयो सो भोग भोग सराय वे को જાય देखे तो थार कटोरा सगरी सामग्री सो ज्यो के त्यों भरी है तब श्री ठाकुर जी सो कहो महाराज मेरी सास तो सी नंसी आचार्य जी के दर्शन को गई है मैं तो कछु जानत नहीं मोसो सास ने कहो ता प्रक, प्रकार की हो और तुम आरोग्य नहीं अब मैं कहाँ करूँ पाछे ફેર બહુને જાણ્યો જો મેં મેં કચું चुकी होंगी तथा रसोई કચું छुई गई होगी तब फेरी पात्र सगरे मांझी रसोई पोती आची भाती नए फेरी रसोई कर फेरी थार कटोरा में सामग्री धरे श्री ठाकुर जी को भोग धरो टेरा लगाई बाहर आई रसोई के पात्र मांझी रसोई पोती सामग्री फेरी ज्यो को ત્યોક સ્થાપિત દેખી બહુ જ બિલબિલાન લાગી કહ્યો મહારાજ મેં તો કશું જાણત નહીં આપ આપું ક્યો નહીં આરોગત સો રુદન કરત જઈ ઓર મન કહ્યો કશું ભારી અપરાધ કર્યો મૂસો સો સો શ્રી ઠાકોરજી નહીં આરોગે આજે ફેરી તીસરી બેર અપરસ કાઢી સાવધાન હોય સગરી રસોઈ કરી થાર કટોરા મેં ધરી શ્રી ઠાકોરજી કો ભોગ ધર્યો પાછે ટેરા લગાઈ रसोई के पात्र साजी रसोई पोती के तेरा सरकाई भोग सरावन को गई तो सामग्री सब ज्योकी की त्यों देखी महादुख भयो जो तीन बार मैं रसोई करी तो तीनों बार से ठाकुर जी आरोग्य नहीं यह दुखी और शमित हो बहुत भय तो मूर्छा आई पछार खाई के भूमि पे गिरी पड़ी कंड सुखी गयो और श्रम के मारे तब श्री ठाकुर जी सिंहासन सो उठी अपनी जारी सो जल वाको पीवायो तब सावधान भय नेत्र खोले तो वह बहु को दुख श्री ठाकुर जी सो सहयो न गयो સાથે શ્રી ઠાકોરજી પ્રસન્ન હોય કે બહુ સો કહે તો ખેદ काहे को करत है तो तीन बार रसोई करी तो मैं तीनों बार आरोग्य हूँ तो संदेह क्यों करत है तब बहू ने कही मैं कैसे मानू सामग्री तो सब ज्योकी की और धरी की देख देखती तब श्री ठाकुर जी कहे जावे मेरो हस्त परे सो वस्तु घटे नहीं और तू नहीं मानती तो काल ही सवेरे तेरे देखत आरोंग आरोंगूंगो ताते अब तू महाप्रसाद ले मैं तीनों बार आरोंगो आरोग्यो તે કશું લિયો નહીં સાથે તું શિથિલ હે तब બહુ उठी के सखड़ी प्रसाद सब गायन को खवाई दियो आपू कछु न लियो उही श्री ठाकुर जी ने जारी सो जल पान कराए सोई लेके रही पाछे सवेरे की सामग्री बेन के सिद्ध करी રાત્રિ કો સોઈ રહી પ્રાતકાલ હોથી દેહ કૃત્ય નાયકે મંગલા શૃંગાર કરી बेग ही रसोई सगरी सिद्ध करी थार कटोरा में पधराई श्री ठाकुर जी के आगे भोग धरे पाछे टेरा लगावन लगी तब श्री ठाकुर जी कहे अब तू टेरा काहे को लगावत है पाछे तो को विश्वास न होए को साथे तेरे आगे आरोगत हो तब वह पास बैठी श्री ठाकुर जी भली भांति से सगरी सामग्री आरोगे तब बहुत से हास्य विनोद कर तब रस को अनुभव करायो पाछे से पाछे श्री दामोदर दर्जी तब यह सगरी बात श्री आचार्य जी से कहे तो मोको समझाए बहुत सुख दे थे तो सो बात श्री श्री आचार्य जी ने मन में राखी जो समराई आवेगी दर्शन को तब पूछेंगे पाछे श्री ठाकुर जी ज्या प्रकार समराय कहो ताही प्रकार आरोग्य सगरी सामग्री ज्यो की त्यों भरी देखी तब बहू के मन में विश्वास आयो जो श्री दामोदर दर्जी काल ही तीनों बार आरोग्य या में संदेह नहीं पाचे अनुसर करे बहू ने महाप्रसाद लियो या प्रकार पांच दिन लो नित्य श्री ठाकुर जी को आपू ने आगे आरो अरोगायो पाछे सास श्री तब श्री आचार्य जी कहे बहू को बेगी दर्शन को पठाई दीजो जो सास आई बहू सो कहो जो अब तू श्री आचार्य जी के दर्शन करी आओ तब बहू श्री आचार्य जी के पास आई दंडवत कियो ता समय श्री आचार्य जी रसोई करत हते तब बहू सो कहो जा ना नाई आओ रोटी बेले दे तब समराय नहीं की आई रोटी बेलन लागी तब श्री आचार्य जी समराय सो कहे तेरी કે जी ने सगरी हमारे आगे कही तो को सब रस को अनुभव जताए तेरे बड़े भाग्य है तब समराइन ने कही जो श्री ठाकुर जी के पेट में इतनी बात हो न ठहरी तो उनसे कहाँ कहिए आखिरी बालक है यह बात सुनी कि श्री आचार्य जी बहुत प्रसन्न भय और कहे ऐसे वैष्णव को तो घर जाके दर्शन देना उचित है परंतु कहाँ करिए सरस्वती उल्लंघनी नहीं पांचे दिन दोई चमराय कहे श्री ठाकुर जी की सगरी बात श्री आचार्य जी से कहे पांचे तीसरे दिन आज्ञा मांगी तब श्री आचार्य जी कहे ऐसे वैश्यों को आज्ञा क्यों दीजिए सदा सदा इनकी वार्ता सुने परंतु श्री परंतु श्री ठाकुर जी इनसे प्रसन्न है इन बि, इन बिना रही नहीं सकत साथे विदा दिए तब सम्राट धनवट करी विनती किए महाराज यह सब आपू की कृपा से है ना ही तो कहा श्री ठाकुर जी कहा हम सग, आ, जी आपू की कहानी के श्री ठाकुर जी हम शरी थी पर कृपा करत यह कह के चली तो बहु की धन्यता सुनी श्री आचार्य जी बहुत प्रसन्न भय जो ऐसे वैष्णव दुर्लभ है श्री ठाकुर जी जिनसे बोले तिन्ही को ऐसी दन्य, दन्यता हो पाछे बहु घर आई सास साथे जब श्री आचार्य जी के समाचार कहे तो बड़ी कृपा अपने ऊपर है इतने बहु की रंज આંખ લાગી નીંદ आई समित आई હતી सो इतने में सास भोग धरी वासन मांजन लगी तब बहु चौकी पड़ी श्री ठाकुर जी कैसे आरोपते होंगे तो नाई के मंदिर में श्री ठाकुर जी को फेरी अपने आगे अरोगायो तब सास तो श्री ठाकुर जी ने जतायो जो रसोई ऊपर की टहलतू करियो और श्रृंगार बहु करेगी भोग हूँ बहु धरेगी बहु के हाथों मैं भली भांति सो आरोगत हूँ तब તે સાસને બહુ સો કહ્યું શ્રી ઠાકોરજી તેરે ઉપર बहुत प्रसन्न હતા તે श्रृंगार तू करियो भोग हूँ सगरो तू धरियो मैं रसोई करोगी और ऊपर की टल करोगी जो बहु नित्य नौतन श्रृंगार करती सामग्री बैठी के नित्य श्री दामोदर दर्जी को अरोगावती श्री ठाकुर जी सदा प्रसन्न रहते सो सास बहु ऐसे भगवदीय श्री आचार्य जी के सेवक कृपा पात्र है इनकी वार्ता कहाँ तय कहिए સુંદર કરો વિચાર બોલો નંદિની તને શું લાગે છે જે જે મને એવું લાગ્યું કે ભક્તોને જ્યારે દુઃખ પડે તો ઠાકોરજી દુઃખને સહન નથી કરી શકતા જેવી રીતે અહીંયા સમરાઈએ રસોઈ ત્રણ વખત કરી અને ઠાકોરજીને અરોગાઈ પણ ઠાકોરજીએ ના આરોગી તો સમરા એટલે સમરાઈને મહા દુઃખ પડ્યું અને એ આવીને જમીન પર પડી ગયું ત્યારે આચાર્યજી પોતે સિંહાસન ઉપરથી પધાર્યા અને પોતાની જાળીજીથી એમને જલ પીવડાયું એટલે આ રીતે ખબર પડી સારી વાત અને જે જે મારો એક બીજો પ્રશ્ન છે કે જ્યારે આચાર્યજીએ કીધું કે તું કાલે અરે ઠાકોરજીએ સમરાઈને એવું કીધું કે કાલે તું સવારે મને આરો એટલે હું આરોગું છું તું એ જોઈ લેજે એટલે અત્યારે તું મહાપ્રસાદ લઈ લે તેમને ઠાકોરજી આજ્ઞા કરી કે તું મહાપ્રસાદ લઈ લે છતાં અહીંયા સમરાઈને એ સખડી પ્રસાદ ગાયને ખવડાવ્યો અને પોતે કશું ના લીધું તો જીજે આવું કેમ ઠાકોરજી આજ્ઞા આજ્ઞા કરી છતાં એમને કઈ ના લીધું એ ભાવ પ્રકાશમાં એનો ખુલાસો કર્યો છે કે ઠાકોરજી સાચું કહે છે કે ખાલી મારું મન મનાવવા માટે આજ્ઞા કરી રહ્યા છે એ કેમ ખબર પડે એટલે જ્યાં સુધી ઠાકોરજીને પ્રત્યક્ષ ભોજન અરોગતા હું જોઈ ન લઉં ત્યાં સુધી હું પ્રસાદ નહીં લઉં એ બહુ હતા બહુ ક્યુરિયસ હતા કે આજે હું શ્રી દ્વારકા કરીશ ને ભોગ છે એટલે આપણે બી હંમેશા સેવા માટે તત્પર રહેવું જોઈએ કે જ્યારે આપણને કોઈ આવું સિચ્યુએશન આવે ને ઠાકોરજીની કૃપાથી આવી સેવા મળે આમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે કે શ્રી શ્રી મહાપ્રભુજી ધનેશ્વર જયારે જયારે પદાર્થ તો સરસ્વતી નદીનું ઉલ્લંઘન ન કરતા તો આમાં કહે છે કે ભાવ પ્રકાશમાં કે સરસ્વતી स्त्री को उल्लंघन कैसे करें ताते श्रीनंद में आपू न जाते તો તો આમાં આમાં છે ને કે ઘણી બધી નદીઓ થી તો પાર તો જવું જ પડે છે ને શ્રી મહાપ્રભુ તો પછી એમાં એવું કેમ સરસ્વતી નદીને શ્રી મહાપ્રભુજીએ પોતાની એક લક્ષ્મણ રેખા માની હતી એને ક્રોસ નહીં કરવો એનું કારણ એ છે કે સરસ્વતી નદી પછી મ્લેચ્છ પ્રદેશ સિંધનો પ્રદેશ શરૂ થાય એ પ્રદેશમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન સંભવ ન રહી જાય એટલે શ્રી મહાપ્રભુજીએ સીમા બાંધી રાખી હતી અને સરસ્વતી નદીનું પોતાનું પણ એક મહત્વ છે એનું ઉલ્લંઘન નહીં કરવું એમ શ્રી મહાપ્રભુજીનો અંગત પણ એવો ભાવ છે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી વર્ણાશ્રમ ને પણ ખૂબ મહત્વ આપતા હતા જે જે મને આમાંથી જે જે મનાવાથી એ વાત ખબર પડે કે આપણે આપણા રૂલ્સ પણ કાયમ રહેવું જોઈએ કેમ કે જ્યારે આમાં આચાર્ય જે કીધું છે કે સરસ્વતી નદીનું ક્યારે ઉલ્લંઘન નહીં કરે તો એમને બહુ એ પ્રસિદ્ધિ સાંભળી હતી જે બહુ હતી તે સમ્રાઈની બારીમાં તો એમને જવાનું મન હતું પણ તે નું ઉલ્લંઘન નતા કરી શકતા એટલે એમને એમનું રૂલ ના તોડ્યું આમાં છે કે સિંહનંદ શ્રી મહાપ્રભુજી જયારે સ્થાનેશ્વર પધારતા તો તેમને કેટલી એ હતી કે એટલે એમને કંઈ નવું જાણવા મળે તો એ જ એમની ઈચ્છા હશે તો એમને કેટલું ઉત્સાહ હતો પછી આમાં છે કે હા પછી જયારે ખાસ અહિયાંથી રાનેશ્વર આવતી શ્રી આચાર્યજી ના દર્શન કરવા તો વહુ ઘરે શ્રૃંગાર ને ઠાકોરજીનો ક્રમ પહોંચશે એટલે આપણે જ્યારે સુધી સંભવ બને ત્યાર સુધી આપણે કોઈના ઘરે ઠાકોરજીને પધરાવા નહીં તો એ દ્રષ્ટિથી હું ત્યાં રોકાયા છે નહીં તો એ પણ જઈ શકતા હતા ને તો આપણે ત્યાર સુધી એવું બને ત્યાર સુધી આપણે ઠાકોરજી આપણા ક્યાંય પધરાવવા નહીં સાચી વાત અથવા તો પરિવારજનો પરિવારજનો આગલે દિવસે એકવાર આજ્ઞા કરી કે હું કાલે સવારે તને આરોગ્ય એવા દર્શન આપીશ અત્યારે તું મહાપ્રસાદ લે તો પણ બીજે દિવસે એ સમરાય ટેરો લગાવ્યો એટલે એ એક એટલે ભોગ ધરી આપણે ઠાકોરજી ત્યારે ટેરો લગાવતો એમાંથી ખબર સાચી વાત હા બોલ મુદિત જે જે મનામાંથી એ વાત ખબર પડી કે એટલે જેમાં શ્રી ઠાકોરજીનો હાથ પડે છે શ્રી અસ્ત પડે છે તે કોઈ દિવસ ઓછું નથી થતું અને એ પણ વાત સારી લાગી કે આપણે હંમેશા દેનીયતા રાખવી જોઈએ કોઈ આમાં છે કે શ્રી મહા શ્રી ઠાકોરજીના શ્રૃંગાર ભોગ એટલે જ્યારે તે વહુનો વારો આવ્યો કે જ્યારે શ્રી ઠાકોરજીને શ્રૃંગારને એવું કરવાનું હતું તો પહેલા આપણે કોઈ પણ સેવા કરતું હોય તો એને આપણે પહેલા જોઈ લેવું જોઈએ કે કઈ રીતે સેવા થાય છે ત્યાર પછી આપણે સેવા કરવી જોઈએ કેમ કે એનાથી ને પણ પરિશ્રમ થઈ શકે છે પછી આમાં છે કે જ્યારે સમય જાય છે એટલે તો તે વહુને તે ખબર નથી પડતી હતી ઠાકુરજી આરોગ્ય છે કે નહીં તો એ ફરી ફરી નાહી અને એકદમ શુદ્ધતા રાખી અને પછી તે ભોગ ધરતી કે તેમને એમ કે કોઈ મારી નાનકડી ભૂલ થઈ ગઈ હશે એટલે શ્રી ઠાકુરજી અરોપતા નથી તો આમાં આપણે એ સમજ આવે છે કે આપણે જેટલું બને એટલું આપણે ઠાકોરજીની સેવામાં આપણે શુદ્ધતા એટલી રાખવી જોઈએ આપણું જેટલું સામર્થ્ય હોય પછી આમાં છે કે તે ઠાકોરજીને ભોગ ધરતા જ હતા એટલે તેમને જ્યાં સુધી એટલે એમની ભૂલની ખબર નથી પડી જતી હોતી તો એ વાત સમજમાં આવે છે અને તેમના સાથે શ્રી પછી કહે છે એટલો એટલે ભક્ત ની ચિંતા ઠાકોરજીને કેટલી થાય છે કે સ્વયં પોતે પરિશ્રમ લઈ અને પધારે છે જારીજીમાંથી જલ તેમને આપે છે એવી રીતે આપણે ગુરુદાસજીની વાત કરતા વાર્તામાં પણ આપણે જોવા મળે છે તને કઈ લાગ્યું જેથી મનામાંથી એ વાત ખબર પડી કે એ બહુની કેટલી ધૈર્ય હશે કે બધું ત્રણ વાર સામગ્રી કરી એટલે એમનામાં એટલું ધૈર્ય હશે એટલે એટલે આવી રીતે આપણે ધૈર્ય ધારણ કરવું જોઈએ એ વાત ખબર પડે અને બીજી વાત એ વાત ખબર પડે છે કે એટલે શ્રી આચાર્યજી એ સ્વયં પાકી હતા એ બી વાત ખબર પડે છે મને આમાંથી સારી લાગી આપણે તે આ વાર્તામાં એવી વાત સારી લાગી કે આપણે હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ ઠાકોરજીમાં કે એ આપણા ઘરે બીજા જે છે સાચી વાત છે બહુ સારું કહ્યું એટલે કે આપણે જે આપણે ઠાકોરજી ને ભોગ કે જે આપણે સેવાનો ક્રમ કરીએ છીએ એટલે એના ઉપર આપણે શંકા ન હોવી જોઈએ કે ઠાકોરજી સારો આરોપી છે કે નહીં કે એવું આપણા શંકા ના રાખવી જોઈએ સાચી વાત છે નામાંથી એ પણ વાત ખબર પડે છે કે થાય ત્યારે એમ કે છે આ બધું આપની કારણે આપની કૃપાથી થાય છે એટલા એટલે એ દયનીયતા પણ એને સાથે જાળવી રાખી હતી એમાંથી ખબર પડે જે આનામાં એમ કેમ કીધું કે જ્યારે ને મળવા જાય છે ત્યારે આચાર્ય રસોઈ આચાર્યજી રસોઈ કરતા હોય છે ત્યારે બહુ ને એમ કેમ કીધું કે રોટી બેલ રોટી બનાવવા છે અને શું વાંધો છે <laughs> એટલે બનાવી શકે હા હા જીજ મુનામાં એ વાત ખબર પડી કે એટલે એ વાત સારી લાગી કે આ જયારે સાસને ઠાકોરજીએ કહ્યું કે એટલે તું આ બહુને આટલે એટલે એટલે તું સામગ્રી કરજે ને બહુને શૃંગાર કરવા દેજે ને ભોગ વિધરવા દેજે તો એમણે એવું કોઈ એટલે આમ કોઈ સેવાને નાની ના સમજી કે બહુને આટલું કરવા માંડ્યું ને એવું પણ એમને એટલો સ્વીકાર કરી લીધો એવું જે ઠાકોરજીએ કહ્યું સાચી જે જે મને આમાંથી એ વાત ખબર પડી કે આપણે બધા જે ફેમિલી ના હોય જેમને સેવાનું એટલે ગુરુએ સેવા માટે કીધું તો બધાને કંઈક ને કંઈક કરવાનો ચાન્સ આપવાનો જે તે જે બહુ હતી તો તેને કઈ અનુભવ નતું કે કેવી રીતે શ્રીંગાર કરે પણ જ્યારે એમને ચાન્સ મળ્યું જ્યારે સાસ બહાર ગયા શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા તો ત્યારે એમને ચાન્સ મળી ગયો એટલે એમને કંઈક શીખવા મળ્યું એટલે આપણે કોઈક ને કોઈને ચાન્સ આપવો જ જોઈએ જોઈએ और छे कोई हिमांशी के आदित्य नास्ती चल सारू तो अहिया अनुक्रम राखी